એ આવો આવો મારા નાના નાના ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સોમનાથમાં બેઠા બેઠા વૈદેહી વાર્તા સાંભળે છે ઓહો હો હો વૈદેહી બેન આવો આવો આજે છે ને આજે હું તમને બધા બાળકોને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો તમે બધા વાર્તાનું નામ છે સાગનું ઝાડ અને તેની ડાળી હા એક હતું સાગનું ઝાડ ખૂબ ઊંચું અને ખૂબ મજબૂત હતું હો એકવાર એને એની એક ડાળની સાથે ઝઘડો થઈ ગયો પોતાની ડાળની સાથે સાગના ઝાડે કહ્યું ચોપ મારા ઘરમાં રહેવું હશે તો તારે શિસ્તમાં રહેવું પડશે અને હું કહું તેમ મારી આજ્ઞામાં રહેવું પડશે તારે સમજી લેજે તું બધું એની ડાળી કે મારું પણ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે હું પણ એક જુદી ડાળ છું શાકનું ઝાડ કે જે ઝાડનું વ્યક્તિત્વ હોય એ જ ડાળનું વ્યક્તિત્વ જે ઝાડ હોય એ જ ડાળ હોય ડાળ કાંઈ ઝાડથી જુદી ના હોય ડાળ કે મને મંજૂર નથી તો નીકળ મારા ઘરમાંથી બહાર આમ કહીને સાગે ડાળને ઘરમાંથી કાઢી મૂકી ભાઈ હો અને ડાળ તો નીચે પડી બફાંગ કરતી ત્યાં એક કુહાડીનું પાનું હતું ને કુહાડી હોય ને એનું લોખંડ પડ્યું હતું જમીન ઉપર અને એને કાંઈ હાથો નહોતો પડ્યું પડ્યું રડતું હતું હો એ પાનું તો હાય રે મારાથી તો ઊભાય થવાતું નથી મારે તો પગે નથી હવે આમ ને આમ હું તો મરી જઈશ એકલું એકલું પેલી સાગની ડાળીને એની દયા આવી ગઈ હો ભાઈ એણે કહ્યું મારાથી તારી કઈ સેવા થઈ શકે તારી કઈ મદદ થઈ શકે એવું હોય તો કે મને કુહાડીનું પેલું લોખંડનું પાનું કે તારાથી જ થાય એમ છે તું જ મારો પગ થા મારો પેલો પગ તો તૂટી ગયો છે પછી દેખ તું કેવું કમાલ કરું છું જોઈ લે મારી મજા શાકની દાળે કહ્યું ભલે સાગની દાળમાંથી કુહાડીનો હાથો બન્યો હો ભાઈ પછી તો હાથો કુહાડીના કાણામાં બેઠો કે કુહાડીના આનંદ નો પાર ન રહ્યો બોલો એને તો કૂદી કૂદીને ખેલવા માંડ્યું અને કુહાડીનો પહેલો જ ઘા પેલા સાગના ઝાડ ઉપર પડ્યો ઠાક કરતો સાગના મોઢામાંથી તો દુઃખની એક ચીસ નીકળી ગયો આ ઝાડને કુહાડી વાગીને એટલે કુહાડીએ એની ડોક ઉપર બીજો ઘા ઝીક્યો આ ત્રીજો ઝીક્યો આ ચોથો ઝીક્યો આ ઝાડ તો ચીસો નાખે પણ પેલા હાથાને આ ગયમું નહીં હો ડાળીમાંથી કુહાડીનો હાથો બન્યો હતો ને એ ડાળીને આ ગયમું નહીં એણે કહ્યું અરે બેન કુહાડી અરે અરે આ શું કરે છે કુહાડીએ કહ્યું રમું છું ને ખેલું છું ખેલું છું ને રમું છું હું તો ત્યારે હાથાએ કહ્યું આવું નહીં રમવાનું આમ તો મારા બાપ સાગનું મોત થાય હું આ સાગની દીકરી છું કુહાડી કે તેથી શું રમત કેવી જામી છે એ જોને હાથાએ કહ્યું અરે પણ મારા જાતે મારા બાપની હત્યા મારા પપ્પાની હત્યા કુહાડીએ ધારદાર હસીને કહ્યું મને તો કેવળ આ રીતે જ રમતા આવડે છે આ સિવાય બીજી કોઈ રીતે રમતા મને આવડતું નથી તારા બાપની સાથે પણ હું તો આ જ રીતે રમવાની તને તો તારા બાપે ઘરમાંથી કાઢી મૂકી છે પછી તું શું કામ એની ચિંતા કરે છે તારે તારા બાપને બતાવવું હતું ને તારું પોતાનું વ્યક્તિત્વ કે તું એક અલગ છો આ રીતે તે બતાવી દીધું પેલા હાથાના મુખમાંથી એક નિશાસો નીકળી ગયો અને એણે તો કહ્યું ના ના આવી રીતે ન હોય આવી રીતે કોઈ ઝાડ ઉપર ફટકાઓ ન પડાય અને સાગના મોઢામાંથી એક ચિત્કાર નીકળી ગયો ભાઈ તો ભાઈ આવી રીતે સંપીને રહ્યા નહીં એટલે ઝાડને સહેવાનો વારો આવ્યો તો આવી હતી આ શાકના ઝાડની અને એની ડાળીની વાર્તા તમને બધાને આ વાર્તા ગમી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હવે જલ્દી જલ્દી હાલાવાલા કરી જાઓ આવજો